You are seeking the body, mind, the eyes, head, mind. My mind is mine. My mind કહું છું ને માય ઇગોઇઝમ કહું છું ને માય ટેલેન્ટ કહું છું ને માય માય કરનાર તું કોણ ખબર નથી એવું કેવું થાય અત્યાર સુધી આવડી મોટી <laughs> તો તું તારા father એ જ પાડવા જતી હતી કે આવો આપણું દર્શન કરે તું ખોટું કરે નહીં, એવું- ના, આ તો differentiate છે, એવું જ. એ તો- ના આ તો એનો વાંધો નહીં. differentiate. કે what is it? વાંધો નહીં, પણ આ જાણવું છે ને આ જાણવું છે કે ના જાણવું છે તું કોણ છે ના જાણવું છે હા, જાણો છો ને? એ કેમ અત્યાર સુધી નહીં જાણ્યું હા? ફાધર કહે કે નહીં, અત્યાર સુધી મને ના જણાવ્યું કઈ જાતનું No, એટલે I know કે there is a soul which you know has to be one day reach the final state ને એને કરવું હોય તો you have to live your life in the material world until you lifted yourself and all these things બધું impose થાય આપણા પર so you know feeling and jealousy and all that and what you have to do is avoid <laughs> all these so that you can become pure and then that એ બંધ થયા જ કરે આપણે until the time when you have come a stage where એ these છે things કે don't હું affect you. સમજુ છું કે આપણો જે આ આત્મા છે આત્મા છે તેને પ્યોર કરવો પડે આ રાગ દ્વેષ ઈર્ષા એ બધું આપણે છોડવું પડે અને આપણે એ હાઈ સ્ટેજ ઉપર જઈએ ત્યારે કે છે કે આપણે એ પ્યોર સ્ટેજમાં જઈએ ત્યારે આ એ વસ્તુ પ્રાપ્ત થાય પછી ફરી જન્મ ના લેવો પડે ત્યાં સુધી પાછો જન્મ લેવો જ પડે આપણે હા પણ ત્યાંથી હાઈ સ્ટેજ કેવી રીતે પણ જવાય